તો પછી આપડે છે મોક્ષ ને માટે છે દાદા મોક્ષ ને માટે છે પણ દાદા એ રીતે વધારે છુટકારો વધારે છુટકારો થાય ને મોહનો એ રીતે વધારે છુટકારો થાય ને મોહનો જેટલું વધારે અપાતું જાય પ્રમાણે વાતાવરણ બધું બગડી જાય દાદા ભવ્ય તો બનવું જ જોઈએ ને પણ એ રહેવા દે એની મારે ગુસ્સો મારી કે આ બોલ્યા દસ ને દસ નહીં મારા ફરી નહીં પછી રાત કાળ ઉપયોગ અમને મોરે કઈક ભેગા કરીએ કઈ ધંધો કરી ભેગા કરીએ આમ કરી ભેગા કરીએ પેલું રાતના કઈ ગયા વાત ક્યાં ચાલી બરોબર છે ના કોઈ વાંધા કોઈ મહાત્મા ના હોય આપડા કે હોય ના આપે બરાબર એટલે તો અધ્યક્ષ કરવા ને આપવા વાળા એમ મહાત્માઓ તો આપણા અધ્યક્ષ કરો ના કોઈ નહીં કરે દાદા એમાં કદાચ હવે મને સમજાતું નથી અમુક બાબતો જે આપણી અમુક બાબતો એટલે એમાં શું થાય છે કે આ જાહેરાત બાબત નું આપ જે કરો તે બરાબર જ હોય બધું હંડ્રેડ પર્સન્ટ પણ બુદ્ધિ રખો એવો એવો કરે છે કે અને મારો પોતાનો અનુભવ એવું કે છે કે હેતુ અને એનો એનો બિલકુલ વાંધો નહીં પણ મારો અનુભવ એવો થાય છે કે ભાઈ રાખે કે આપ જાહેર કરો મારું નામ બોલો કે એવું કોઈ પણ પણ મારું નામ બોલો રાખે કે તો મને એવો અનુભવ થાય કે અંદર કઈક છૂપો આનંદ થતો હોય અને એવો અહંકાર એવું છે ને નહીં કે આપડે આ જે ડિસ્ચાર્જ ના થાય એકલું અને ચાર્જ હોય ને તો હું બોલું છું આનંદ આપી જતો રહે એ ઘડે છે થોડો આનંદ આપી જતો રહે છે પણ આનંદ આપી જતો બીજું શું કે બધાને સારું લાગે હા એમને કહે છે લાગે વાત કરું તો બધા બહુ આવે છે આવું બધા આપણા સગમાં છે એટલે બધાનો આનંદ થાય જાહેરાત કરવી સારું રહી ને હા અમને આટલા આપ્યા અમને આટલા આપ્યા અમને આટલા કરી કામ કરી જાહેરાત શું બધો આનંદ થાય એવું મને એ જમા આનંદ થાય તમને આનંદ થાય એવું મારે શું આનંદ થવાની જરૂર મને એમ થાય કે આ કામ કરવાનું છે એમાં બધા બહુ સારો દીધો છે ધ્યાન ના રે ધંધામાં ભાગી શકે તમે આ કહી ગયા દીધું લેવા છે રૂપિયા લેવા હોય ખાનગી રાખે અને આડવા કરજો આપશે એમ હજી ખુશ છે જ્યાં પ્રેમ છે આપશે ને બરાબર આપડી દોલત ચોખ્ખી દોલત આપે ને બાકી લોકો તો આમ ઢાંકી રૂપિયા લેવા હર કરે એવું કરતા તમે જાણો તારા ભાઈ બંધ આવડે છે પેલું આવડે તારા ભાઈ બંધ કરો મિલ વાળો ખીસું ભરેલું હોય તો રોવા એને બહુ આવડે એને બહુ આવડે આજે હા લોટ માં જય બધાની બધું છે બહુ વિચાર કરવા જાય સર સમજાય શું કહ્યું આમાં બધા લેવેજ કરનારા માર્યા જાય ને છે પેલા વચલા મારી નાખવાની કારણ વચલા હોય તો ધંધા ભાવ વધતા ચાલે ગરાકી વધે પણ તો બી આમાં તો લાખો માણસો જીવન તો કાઢે છે કોઈ ફાયદો નહીં બધા જયારે મૂડી હોય પાય એ ભાવ બેસી ગયા તે ખરીદેલો કે લો ઇન્ટરનલ ટ્રેડિંગ વાત કરે ભાવ બેસી ગયા કે બધા આપણે લાવ લ્યો પછી ટેબલ કે હા તેનું કામ આ બરાબર દાદા ઇન્ટરનલ ટ્રેડિંગ દાદા તો ભાવ બેસી ગયા એટલે કાપી નાખો કાપી નાખો રૂપિયા કે આપી દો આપી દો અને પેલો ભરી ભાવ ત્યારે કરીએ છે આપણું કામ જલ્દી જલ્દી બાઈક મહેનત ના ભર તો એ તો બધા ચકલા મારો મોટા માણસ મોટા માણસ દરેક ધંધા વિચારી નાખેલું ખરું કે આની પાસે આ કોને મારવાનો ધંધો છે બરાબર આટલો આટલો થી લાખ નો શેર લેવી છે ગાય આટલા પૈસા થી લાખ ના શેર લઈ છે તો આવડો બધો ધંધો કરવાનું શું છે ના તે ધંધા પેલા જયારે ભાવ બે જાય ત્યારે આપડે ચલો ચલો ઉતાવળ કરે ભાવ આઈ ગયા પૈસા ભરી જાઓ વેચી દો તમે જટ પટેલ મારા નહીં રાખે અરે પેલો કે લાવો અમે બોર તો પેલા ભરવાના પૈસા ના હોય દાદા પેલો ભાવ એ એટલે ભરવાના પૈસા ના હોય બાજુ ધંધો લઈ લે બે જાતના ઇન્વેસ્ટર હોય છે કાજી જલા ગયું એવું થતું હોય that doesn't Islam doesn't તો નથી આવતી રોજવર્ષી થી આગળ એકદમ પાણી બધું આખું થઈ ગયું મેનિપ્યુલેશન હોય બધે રમત ફોન તો એકદમ છે બધી ગઈ વેપારી આપણું કામ નહીં આપડી મગજદારી આ કામ હોટેલ હોટેલ બધી હા <laughs> આપણે નાના માણસો મગજ ની કડી કરી મગજ ની કડી કરે કંપની ઓગણીસો છેતાલીસ બંધ કરાવી શહેરની કંપની ટ્રાન્સપોર્ટ સ્ટેટમાં એલએફમાં હતી એસ્ટ ઇન્ડિયન કોર્પોરેશન તે બધી બીજો બધો ધંધો મરીનું છે એકલું છે તે સત્તર ચાલે કરે દર મહિને એક બે સટરિયા પાછી બેસી ગઈ પછી ધંધો ખુબ લાવા ઠોકા ઠોક કરી કમાયો <laughs> ધીરે ફરી બકરા જોઈએ ને <laughs> બરાબર એટલે પછી અમારે ભાગીદારે કહ્યું દર મહિના આપણને આ એક પાર્ટી બે હજાર આપડે આપણે શું રે આપણે ભાઈ શું રે આપડે કયા કયા મહિના માં આપડે બેસી જવાનું <laughs> વારા પછી સારું એટલે મારે બાકી બંધ કરી દો નહીં અને લોકો કરી જાય એટલે એક બાજુ માર ખરાય હંપેલા તમને અગાઉ તો ખબર આપે ને ભાઈ કે આવું થઈ ગયું એટલે પાર્ટી બેસી કરી ઉભી કરી સારું તો ઉભી કરી જ જોઈએ અને આપડે તો ઉભી કરતા પહેલા જ વાત ઉડી જાય પરપટો ઉડી જાય છોરી પૂછા છે ના પાડે બેસીએ એ અમારી જ્ઞાતિ બંધ કે જાય બંધ દુનિયા એક મને મારા વિચારથી મારી દ્રષ્ટિ બુદ્ધિ ભાઈ જનક હું ફરતો હતો ભાઈ જનક રીતે હોય તો સોદો આપો જ રોકડ થી લઈને દેવા લેવા બધું રોકડ ભાઈ છે ને ઇન્ડિયામાં એક ભાઈ છે મોટા ભાઈ તો આ લવિંગ નો અને શું કહે ઇલાયચી નો ભાગ છે તો એ માલ આવે સારો ભાવ આવે ત્યારે જ વેચે એ ખોટું કેવાય માલ કાઢી ગયો અને લણી લીધો ત્યાર પછી સારો ભાવ આવે ત્યાં સુધી રાહ જોઈએ અમુક વેચી દેવો પડે નહીં તો અસર થાય છે એટલે એ અક્કલ વાળા તો નાખે એ બસ ખોટો યાર પણ સાધારણ ઓછો ભાવ બેસી ગયેલો હોય નોર્મલ કરતો તો રાહ જોવી જાણબર જોઈ લેવું અમે આવું જેવું પછી ના આવડે અમે તો એક કંટાળો ધંધો કરેલો ના બોલો કોટેક નાકા ગયા કેમ અત્યારે ગરીબ માં બધું જીમાડી ને એ વ્યવહારિક દાખલા આવે અનુભવ ને બહુ કામ લાગે વિધિ કર્યા વગર બાકી છે વિધિ કર્યા તમે પેલા આવો ને તમારે જતા things too much before it speaks. Dada thinks too much before he thinks. Speaks. Before he speaks. એવું બોલી તારે જોઈ હું આમ જોઈ છું બોલી કે વિવાની દેવી શું બોલે હું ફિક્સ કરી નહીં બોલતો તમારી મગજ સિંગ જ English છે ખૂબ અચાર ખૂબ અચાર અજોડ સસ્તા કાઢો દાદા કોઈ દાદા જોયેલા હોય તે અચાર હા છે ને આવડા દાદા દાદા અમારા અનુભવ પ્રમાણે પણ અમે બોલીએ અને બોલતા પહેલા જો જરાક વિચાર કરીએ કે શું કેવી રીતે ગોઠવીને બોલવું તો જે શબ્દો નીકળે છે વધારે સારા નીકળે મારી વિચાર ખબર પડે છે પણ દાદા આપણે જે બોલીએ તે આપણે જોઈ શકીએ છીએ કે આપણે આવું બોલ્યા બીજો કોઈ માણસ જોઈ શકે ખોટું બોલે છે ખબર પડે તો જ માફી મંગાવી દે તો તમે બરફ વાયુ અને પાણીના કર્મ કેવી દાદા પૂછે છે કે દાદા ભગવાને આપણા કર્મો નાશ પામે કર્યા તેમાં વાયુ રૂપે બરફ રૂપે અને પાણી રૂપે એ જરા સમજાવો ને સમજાવો આપતો પૂરો મારો બધા બધા બધા ચિઠ્ઠીઓ બોક્સમાં ચિઠ્ઠીઓ પણ બધી આવી છે બાકી બોક્સો પણ બાકી કાગળ ભૂલી જવાનું આવે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની એ અનુદાન વિધિ કરે એટલે પોતાને પોતાની એમાં ફરક થઈ જાય કોઈને ફોટા કે ના દાદાને હા કે ના આ કરાર આ કરાવેલો છે કે આ પણ ના પેલી વસ્તુ જુદી હશે મૂર્તિમાં કરાવેલું ફોટામાં કરાવેલું પોતે કઈ સગવડ છે લાખ લાગી કીધું તું મને દુઃખ ના થાય ના ના અરે તમે કહો એ પ્રમાણે દાદા લાખો રૂપિયા રૂપિયા રૂપિયા જય સચિદાનંદ ભોગવે એની હું તો ભોગવતી જ નથી અમને ફુલાસો કોની ગયો એક અપમાન તો સહન નથી તો તમને સો આપો મેં તો હદ કરી નાખી છું નીચે લાગે એટલા પરમાણુ હશે મારી એક રિક્વેસ્ટ મને કાલની પેસેટ જોઈએ મિસ બધામાં આવતી ને જાય પછી આટલું સારામાં સારું કામ આજે પહેલું <coughs> Dan dia jadi balik. Ini મારા નંબર લાગ્યો યોગેશભાઈ આજે દાદાને કીર્તિભાઈ શાહને ત્યાં લઈ આવ્યા છે પ્રિન્સિપલ ન્યૂ જર્સી આજનો પ્રોગ્રામ ફિલાડેલ પર જવાનો કેન્સલ થયો અને કીર્તિભાઈ ભાગ્યશાળી ક્યાં આવ્યો ગુરુની ગુરુપૂર્ણિમા બહુ સારી રીતે ઉજવાય છે તમને બધાનો યાદ કરે છે એક મહેમાન તો વધારે યાદ એટલે બધા બે બે આ છે અને આ એમના એમને જે મનમાં બઉ પ્રોબ્લેમ છે દુઃખ બઉ છે તમારે જયારે વાત કરવી છે એમને હજી કરશે થોડો વખત હા કોઈ પાસે આ બધા સવાલો નો ખુલાસો સંતોષકારક થયો નથી હજુ બીજા કોઈ પાસેથી બીજા કોઈ પાસેથી ખુલાસો નો સંબંધ સંતોષકારક નથી જવાબ ખુલાસો લોકો પરમાર્થ ખુલાસો હોય કયો પરમાર્થ એટલે એના છેલ્લામાં છેલ્લો અર્થ નો ખુલાસો હોય બરાબર પરમાર્થ પરમાર્થ અર્થ કેટલા તો કેટલા શું કહે પરમાચંદ્ર આપને શરત કર્યો ના ના ના પરમાચંદ્ર ના ના પોતે જ ઇન્દ્રિય બોલે છે પરમ અર્થ પરમ અર્થ જે અર્થ ની પછી જાણવાનું સંસ્કાર થઈ જાય છે આગળ બરાબર બરાબર દાદા સમજાવે તો બધું સ્વતંત્ર ઉતરી જાય શું કે દાદા બીજો પ્રશ્ન પૂછે છે તમે શું કહો જે અર્થ તમે કરો છો એ અર્થ ન હોવો જોઈએ પરમ અર્થ હોવો જોઈએ પરમ અર્થ બીજા બીજા માટે કરો ને એ પદાર્થ કહેવાય આ પરમ અર્થ કહેવાય એટલે પદાર્થ ને તો એ જ કર્યું છે પદાર્થ જ કર્યું ઘરમાં નવ નવ માનવ હોય બધા પદાર્થ ને ચાલ્યા ગયા ચંદુલાલ શેર ગયા કે છે <laughs> કેમ હજુ કેટલા મારે હતા હજુ છઠ્ઠે મારે છે બે માર્ક બાકી છે પદાર્થ کی زندگی گئی اور آپ کی زندگی پرارتھ میں آپ کی زندگی پرارتھ میں گئی کیا પગે લાગે એને તો કૂતરો અને જો ભસ ભસ કર્યા કરે છે કહેવત બી ખોરી પડી કપૂર જયારે બુદ્ધિ થી વિચાર કરે તારે થઈ ગયું કે વ્યવહાર નહીં પછી કોઈને આપણે સમજી લેવાનું પરમાર્થ સુધી જાય મીઠી દવા મીઠી દવા હતી એટલે પીવાની બહુ મજા આવી પીવાની બહુ મજા આવી પીવાની રોગ ને રોગ ને બરાબર નીકળી જાય હા રોગ ને બરાબર બોલીએ છીએ રોગ છે નીકળી જાય અને હશે એટલે ખુબ સરસ રીતે નીકળી જાય ચોટેલો રહે એટલે લોકો મને મુંબઈ પૂછે દાદા ક્યાંથી બોલો છો કઈ તપાસ કરે કામ સાથે કામ કરી લે ને કઈ પટેલ બધું આ મીઠી દવા હતી ને બોલતો નહીં તેથી બોલે છે જો બોલતો હતો ના નીકળે હા હા એક ડાયરી બંધ કરતા નહીં તેથી ભેળે વેચાતી રાખવી પડે બંધ કરી અમારે દારી બંધ કરી છે <laughs> તમે જે અનંત ગાયો ને કરી છે પૂજા કરી પગે લાગ્યા ગાય ને આ પાળી ભૂસી સારું દોડું એવી દુર્બુદ્ધિ ક્યારે પાછી દાદા આવી દૂર બુદ્ધિ બોતે કેવી રીતે આવી દેખાય છે કે શું કરી કર્નલ કર્નલ પોતાના સાચું લગાવ્યું ગુજરાત તું જવા મારા ભૂલ કરવા નહીં જાય કાલે જમી રહ્યા ને પછી સત્સંગ કરતા હતા બધા સાથે ત્યારે કેતા હતા કે દાદા ને જે જ્ઞાન સુરત સ્ટેશને થયું છે એવું કરવું છે એ અનુભવ મારે જોઈએ છે મનુભાઈ પણ મેં કીધું આટલી પુણ્ય કાચી પડે ને તમારી આપણા બધાની મેં કીધું એ તો તમને આપ્યું છે મેં કીધું પણ તમે સો કલાક તો કરતા નથી મેં કીધું કરે અનંત તારી ખોટ વાળવા છે જોઈએ ખોટ કેટલા તારી ભાઈ દાદા પણ એવું કઈક કરો કે અમે તમારી સાથે રહી શકીએ એવું થઈ રહી છે થઈ રહ્યા તૈયારી થઈ રહી જેની ભાવના હતી ત્યારે બદલાવ ભાવના નહીં થઈ બરાબર અત્યારે દુધે છે ગાય છે છે છે અત્યારે આપણે ના કરો ભાવના ને ખરાબ લાગ્યા કરે ભાવના બોલ ભાનુબેન કઈ બોલો ક્યાં ગાય દોઈ જતી કે હવે ભરતભાઈ પૂછે છે કે તમે જે ફોટાને વિધિ કરી આપો છો ને અને એવી જ રીતે જયારે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરો દાદા તો એ બંનેમાં ફળ બંને સરખા જ આપી શકે બંને સમજો મૂર્તિમાં તમે પ્રાણ પૂર્યા હોય અને પોતાની તમે વિધિ કરી હોય એ બંને ફળ સરખા જ આપી શકે તો પૂછે કેમ શું કારણ પૂછે પોતાની વિધિ બહુ આપે બહુ પ્રત્યક્ષ ને દાદા દાદા વાળા જે છે મહાવીર હોય એ પ્રત્યક્ષ નથી અમે જે વિધિ કરીએ પ્રત્યક્ષ હોય તો બહુ જ એટલે કઈક ભર આપશે ચેતન પ્રતિષ્ઠા કરી કઈક ચેતન ભર મળશે બરાબર બીજો સવાલ બીજો સવાલ એ છે કે હવે જ્ઞાન વિધિ થી તમારા ભરતભાઈ નો પ્રશ્ન હતો કે દાદા એ જ્ઞાન વિધિ દરમિયાન જે કર્મો ભસ્મીભૂત કર્યા તે બરફ પાણી અને વાયુ રૂપના તે જરા સમજાવો એટલે વાયુ રૂપે કયું રૂપે કયું પાણી રૂપે બરોબર જે ફળ આપવા સમૂહ તૈયાર થઈ ગયો છે બરફ રૂપે છે બરફ રૂપે છે એને કશું ના થાય આપણે આપવા સમૂહ થયો ફળ સમૂહ છે એટલે બધા કલેક્ટર હોય બધા કલેક્ટર ફળ આપે ફળ આપવા સંભળ થયેલા બરાબર અધિકારી છે એની નીચેના જે હજુ ફળપર સંમુખ થયા ને એ ઉડી જાય બધા એટલા ભોગવવા પડે આપણે ફળનો દાખલો ખરો એટલે જે કઈ આપણી હા એ તો પૂછો જો કહું તો તમે દાદા કોને સીધી જગ્યા બોલો તો એ હા જાય બરફે વગરતો જાય ગરમી જેની આવે ને બોલતા નથી સવારે બોલીને જ દુકાન ખોલવાની સવારે બોલીને જ દુકાન ખોલે છે સવારે બોલીને જ દુકાન ખોલે છે સવારે પ્રાર્થના કરીને તમારું નામ દઈને જ ઘરેથી નીકળે અને દુકાનમાં પણ ફરી કયા કહેવાય રાત્રે જમીન બેસી ને વીસ મિનિટ પચીસ મિનિટ ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ બોલે વધારે વધારે પચાસ મિનિટ બોલવાનું છે આઠ મિનિટ થી ઓછું નહીં એટલું બોલવાનું દાદા પણ હતા ફરતા તો વાંધો તો નહીં ને દાદા ને કીધું કે આ આ જન્મમાં તમે મળ્યા એ પહેલા જે બી ભાવ કર્યા હોય હમ. એ બધા તો સન્મુખ આપણે તો થયા પણ આપવા દાદા ઇન્ડિયા ફરી આખો દાડો યાદ રહે છે એવું કામ શું અદભુતતા છે ચોવીસ કલાક દાદા હે? ચોવીસ કલાક દાદા ઇન્ડિયા હોય નહીં ચોવીસ કલાક આપણે યાદ રહ્યા કરે હા, right. એ તો રહે છે દાદા. તમારું મુખાર બિંદુ ખસતું નથી મુખારબિંદ ખસતું નથી કે નિરંતર આ શું કહે છે? રોજ ના હોતો એ કશું લેવું નથી અરે હોપે તો મને કશું બાપુ કઈ હરી એ મોડે બોલે ખરા બધું જાત પણ એ નિરાશ્રિત આશ્રિત આશ્રિત ને નિરાશ્રિત થઈ જાય ને જાતે ખોદરી ખોદી ના ઘેરા કરે એવું કહેવાની સાહેબ દાદા વાપ્યો તો એવું નહીં કહેવાય મોટી બેન છે હા ગમે તેમ છે તો કઈ ખાતર ભાડે નીવડીમાં મોટી બેન છે ભાઈ ભગવાન ની બેન ભરે ક્યાં વિચાર ના આવે પાડે નથી આવતા એમને પૂછવું પપ્પા ના આવે પપ્પા ના આવે એક દાડે બે દાડા પૂછી જેમ છે મને કેમ નથી આવતા મને પૂછવાનું મને તમે એવું શું ભક્તિ કરી દાદા ને તમને સપનામાં આવત એમને પૂછવાનું મને શું ખબર પડે ઘરે સ્પેશિયલ દાદા દાદા પુષ્પા પૂછે છે કે આપ મળ્યા પહેલાના જે બધા કર્મ કર્યા અરે ભાવ કર્યા જે ચાર કર્યું છે બધું આપ મળ્યા પહેલા એ બધું પાણી ને વરાળ્યું જેમ જતું રહેશે જતું રહ્યું તમને મળ્યા એનાથી બધા કર્મ ચાર રીતે કઈ રહ્યો દાદા આ જે છ તત્વો છે એની નિરંતર એનું પરિભ્રમણ થયા કરે એને એક્સિડેન્ટલી આ જીવ અને જળ અને ચેતન ભેગા થાય તો અહંકાર ઉભો થઈ જાય ખરું બાજુ બાજુમાં આવવાથી એને એનું કોઈ બાજુમાં લાવતું નથી એને પણ એને છૂટા પાડવા માટે ભેદ વિજ્ઞાનની જરૂર પડે એવું કેમ એની મેળે ના છૂટા પડી જાય જેમ એની મેળે ભેગા થયા હતા એમ એવું કેમ મધુભાઈ ભેગા થયા હતા ભેગા હતા હા નાની બહુ છૂટા ભાઈ તમે કહો કે ઘડો ફૂટી જાય એટલે બધે પ્રસરી જાય પ્રકાશ તો એમણે એમ કહ્યું કે પ્રસરી ગયેલો પાછું જડી જોડે ભેગો કેમ ના થઈ જાય તો પાછું ભેગો થઈ જાય એટલે પાછું ઉત્પન્ન થાય ઘોડો છૂટી ગયો તે સાધન તમારે ચાલી જાય બરાબર કોઈ આટલો હોય પ્રકાશ થવા જતો નથી આત્મા ગ્રાતા હોવાથી જ્ઞેય હોય તો જ જાય જ્ઞેય ના હોય તો જાય